એ આવો આવો મારા નાના મોટા ટાબરિયાઓ હું છું વાર્તા કહેનારો અરે વાહ ભાઈ આજે તો ભુજમાં બેઠા બેઠા ક્રિયા અને ઋષિતા વાર્તા સાંભળે છે આવો આવો ક્રિયા બેન ક્રિયાબેન બેન આજે હું તમને બધા બાળકોને એક સરસ મજાની વાર્તા કહેવાનો છું ઓ ભાઈ તમે બધા પાછા તમારા ભાઈ બન ને બેનપણીઓને કહેજો પાછા આ વાર્તા હો તો ધ્યાનથી સાંભળજો વાર્તાનું નામ છે ફેરિયો અને રતિલાલ નાયકે કહી છે આ વાર્તા હો એમણે મને કહી છે અને હું તમને કહું છું એક હતો ફેરિયો ટોપીઓ વેચવાનો તેનો ધંધો હતો તે એક ગામથી બીજે ગામ ટોપીઓ વેચવા જતો તે જ્યાં જતો ત્યાં બૂમ પાડતો ફર્યા કરતો ટોપીઓલો ભાઈ ટોપીઓલો રંગરંગીલી ટોપીઓલો કાળી ધોળી ટોપીઓલો લીલી પીળી ટોપીઓલો લાલ ગુલાબી ટોપીઓ લો ટોપીઓ ટોપીઓ લો રંગબેરંગી ટોપીઓ લો હે ટોપીઓ વેચવા નીકળો હતો એક ગામ પૂરું કરીને જંગલમાં આવ્યો હતો અહીંથી તે બીજે ગામ જવાનો હતો બપોર થયા હતા સૂરજ તપ્યો હતો તડકો પડતો હતો રસ્તામાં એક ઝાડ નીચે આ ફેરિયો આરામ કરવા સૂતો ઝાડ ઉપર વાંદરા હતા વાંદરાએ આરામ કરતા ફેરિયાને જોયો ટગર ટગર ટગર એને માથે ટોપી જોઈ ફેરિયાની પાસે પડેલું ટોપીઓનું પોટલું જોયું હવે વાંદરાની જાત ભારે અટક ચાળી હો ક્રિયાબેન એક વાંદરું નીચે ઉતર્યું ને એણે પોટલામાંથી ટોપી લીધી ટોપી લઈને એણે ફેરિયાની જેમ માથે પહેરી લો બોલો એક વાંદરું કરે એ બીજું વાંદરું કરે જ એક પછી એક વાંદરું નીચે ઉતરતું ગયું દરેક પેલા પોટલામાંથી એક એક ટોપી લેતું રહ્યું દરેક ટોપી લઈને માથે મૂકતું રહ્યું ભાઈ પોટલામાંથી કાળી ધોળી લીલી પીળી લાલ ગુલાબી બધી ટોપીઓ વાંદરા લઈ ગયા ટોપી માથે મૂકીને બધા ઝાડ ઉપર ચડી ગયા તો હૂપ હૂપ હૂપ કરતા ઊંઘતા ફેરિયાને કશી ખબર ન પડી પછી તો ઝાડ ઉપર વાંદરાના કુદા કૂદ અને હુપા હુપ હુપા હુપ શરૂ થઈ ગઈ વાંદરાના અવાજથી ને એની કિલકારીઓથી ફેરીઓ જાગી ગયો ફેરિયાની નજર પોટલા ઉપર પડી અને જુએ તો પોટલું ખાલી ખમ ઊંચે જુએ તો વાંદરા ઝાડની ડાળીએ ડાળીએ કુદા કુદ કરતા હતા બોલો બધાએ માથે ટોપીઓ પહેરેલી ફેરિયાએ રાડ નાખી અરે વાંદરા હે વાંદરા મારી ટોપીઓ આપી દો ટોપીઓ આપી દો મારી કાળી ધોળી લીલી પીળી લાલ ગુલાબી ટોપીઓ પાછી આપી દો પણ વાંદરા એમ કઈ માને વાંદરાએ ટોપીઓ પાછી ન આપી ફેર્યો વિચારમાં પડ્યો શું કરું તો ટોપીઓ પાછી મળે એને એકા એક યાદ આવ્યું કે વાંદરાની જાત ભારે નકલખોર હોય છે એકબીજાની નકલ કર્યા કરે આપણે કરીએ એમ એ કરે જ કરે ફેરિયાએ પોતાને માથેથી ટોપી નીચે ફેંકી ફેરિયાએ આમ કર્યું ત્યારે વાંદરા પોતાને જુએ એની કાળજી રાખી હતી હો બધા વાંદરાએ ફેરિયાની નકલ કરી ફેરિયાની જેમ ટપો ટપ માથેથી ટોપીઓ નીચે ફેંકી ટોપીઓનો ઝાડ નીચે ઢગલો થઈ ગયો ભાઈ અને ફેરિયાએ વાંદરાએ ફેંકેલી ટોપીઓ ભેગી કરી લીધી એ ટોપીઓનું ફરી પોટલું બાંધી દીધું અને ફેરિયો બીજા ગામમાં આવીને બોલવા લાગ્યો ટોપીઓ લો ભાઈ ટોપીઓ લો રંગ રંગીલી ટોપીઓ લો કાળી ધોળી ટોપીઓલો લીલી પીળી ટોપીઓલો લાલ ગુલાબી ટોપીઓલો ટોપીઓલો ભાઈ <laughs> તો ભાઈ આવી હતી આ ફેરીઓ અને વાંદરાઓની વાર્તા તમને આ વાર્તા સાંભળવાની મજા પડી ને ક્રિયાબેન ઋષિતાબેન ચાલો આવજો આવતીકાલે હું તમને બીજી વાર્તા કહેવાનો છું ભાઈ જલ્દી જલ્દી આવી જજો પાછા આવજો